કર્યો ત્યારે બે ચાર દિવસ કથા સંભળાવી એટલો સમય ક્યાં હતો ભૂમિમાં અર્જુન ગભરાયો પ્રભુએ અર્જુનને અર્જુનને કલાક દોઢ કલાક પણ કર્યો યુદ્ધની તૈયારી થઈ હતી મોટા મોટા જ્ઞાની પુરુષો આખું જીવન ગીતા શાસ્ત્રનું મનન કરે છે ગીતાજીના તત્વ જ્ઞાનનો અંત આવતો નથી અને તે ગીતાજીનું તત્વ જ્ઞાન અર્જુનને થોડા સમયમાં અર્જુનના મન ઉપર એની અસર પણ બરાબર થઈ અર્જુન બોલ્યો છે કરીશ્ય વચન નવ આપ જે કેશો તેવું કરી નું ઉત્પાદન કર્યું છે અર્જુન નું કઈ લીધું નથી અર્જુન ની સેવા કરીને અર્જુન ને જ્ઞાન સાંદીપની ઋષિએ દક્ષિણામાં માગ્યું હતું શિષ્ય કઈક લઈશ ભગવાનને સેવા કરવાની બહુ ઈચ્છા હતી અંદર ગયા છે અને માતાજીને વંદન કરીને કહ્યું છે માં મારી બહુ ઈચ્છા છે મને કે સેવા બતાવતા નથી માતાજી જાણતા હતા કે આ વિદ્યાર્થી કોઈ સાધારણ નથી માતાજીએ દક્ષિણામાં માગ્યું છે અમે એકવાર પ્રવાસની યાત્રા કરવા માટે ગયા સમુદ્રમાં સ્નાન કરતો હતો ત્યાં ડૂબી ગયો તમારાથી થઈ શકે એવું હોય તો સમુદ્રમાં ડૂબી ગયેલો મારો દીકરો લઈ આવો ભગવાન યમુપુરીમાં રહ્યા છે યમરાજાએ પ્રભુની પૂજા કરી અને ગુરુદેવ નો દીકરો આપ્યો છે એ બાળક લઈને શ્રી કૃષ્ણ ભગવાન સાદીપની આશ્રમ માં આવ્યા છે માતાજીને વંદન કરીને કહ્યું છે આપ તમારું બાળકને જોતા માને બહુ આનંદ અતિ આનંદમાં હૃદય જયારે પીગળે છે ત્યારે આશીર્વાદ મળે છે આશીર્વાદ માગવાથી મળતા નથી તમારા માતા પિતાની વૃદ્ધોની સેવા કરો એમનું હૃદય પ્રેમમાં પીગળશે અને ત્યારે આશીર્વાદ નીકળે છે આશીર્વાદ માગવાથી મળે છે કેટલાકના આશીર્વાદ જુદા જુદા હોય છે એકાવન દરેક વાંસી વાંચ્યું એકસો એક દરેક વાંસી વાંચ્યું પાંચસો એક દરેક વાંસી વાંચ્યું અરે જેની નજર પૈસામાં છે એનો આશીર્વાદ ફળે આશીર્વાદ તો નીકળે છે માગવાથી આશીર્વાદ મળતો નથી માતાજીએ હૃદયથી આશીર્વાદ આપ્યો સરસ્વતી તમારા મુખમાં રહેશે તમે જ્ઞાનને કોઈ દિવસ ભૂલશો નહીં સદગુરુદેવના આશીર્વાદથી જ્ઞાનમાં સ્થિરતા લક્ષ્મી તમારા ચરણમાં રહેશે અને તમારી કીર્તિ જગતમાં ભ્રમણ કરશે કીર્તિ બહુ વધી જશે તમે જ્ઞાન કોઈ દિવસ ભૂલશો નહીં માતાજીને વંદન કરી ગુરુદેવના આશીર્વાદ મેળવી પછી શ્રી કૃષ્ણ હવે મથુરા પધારે છે ત્યારે સુદામદેવ ને મળવા સુદામાની વિદ્યા બહુ બાકી છે બહુ ગરીબ છે શ્રી કૃષ્ણ જવા લાગ્યા ત્યારે સુદામદેવ ના આંખમાં મારા ઉપર બહુ પ્રેમ રાખતા પ્રભુએ સુદામદેવ ને આલિંગન મિત્ર તારી વિદ્યા પૂરી થઈ જાય કે તું મારા ઘેર આવજે મારા ઘરમાં ઘણું ઘણું છે મિત્ર હું તારું સત્કાર શ્રીમાન મળે શ્રીમાન ગરીબો સાથે પ્રેમ કરે તો આ જગતનું ઘણું દુઃખ ઓછું થઈ જાય શ્રીમાન લોકો ઘણા ભાગે શ્રીમાન સાથે પ્રેમ કરે ગરીબ સાથે પ્રેમ કરતા એમને સંકોચ થાય સુદામ દરિદ્ર નારાયણ છે અને શ્રી કૃષ્ણ લક્ષ્મીપતિ નારાયણ દરિદ્ર નારાયણ નું સ્વરૂપ છે લક્ષ્મીપતિ નારાયણ દરિદ્ર નારાયણ ને પ્રેમથી મળે પ્રેમથી વાતો કરે તો હું જગત નું ઘણું દુઃખ ઓછું થાય ગરીબને તમે ભલે ઓછું આપો એને પ્રેમ આપો માન આપો આશ્વાસન સુદામદેવને આશ્વાસન મારા ઘેર તું સુદામદેવ બોલી શક્યા નહીં શ્રી કૃષ્ણ બલરામ મથુરામાં આવ્યા છે થોડા દિવસોમાં વિદ્યા પરિપૂર્ણ કરી ભગવાન ઘેર આવ્યા બધાને આનંદ થયો છે ઉગ્રસેન રાજાએ મથુરાનું રાજ શ્રી કૃષ્ણને અર્પણ કર્યું છે શ્રી કૃષ્ણ હવે મથુરા નાથ થયા છે ગોકુળનું જીવન કેવું હતું ઉઘાડા પગે ગાયોના પાછળ ફરતા ગ્વાલ બાલ મિત્રો સાથે ભોજન કરતા હતા જંગલમાં ફરે એ જીવન કેવું હતું આજે મથુરાના રાજા થયા છે સોનાનો રાજમહેલ છે નવા નવા શૃંગાર થાય છે છપ્પન ભોગની સામગ્રી થાય મથુરાના ઐશ્વર્યમાં શ્રી કૃષ્ણ વ્રજવાસીઓને ભૂલ્યા નથી ઉદ્ધવજી મહારાજને ત્યાં જવાની આજ્ઞા કરી છે ઉદ્ધવજી મહારાજ મહાન જ્ઞાની છે જ્ઞાની એ જયારે પ્રભુ પ્રેમી થાય છે ત્યારે જ જ્ઞાન નો અનુભવ થાય જ્ઞાન અનુભવ થી સફળ થાય સાક્ષી ચેતન પરમાત્મા એ જ શ્રેષ્ઠ છે એ જ્ઞાન થયા પછી સાક્ષી ચેતનમાં મન બુદ્ધિ સ્થિર થાય સંસારના જળ પદાર્થો જેને પ્યારા લાગે છે એનું જ્ઞાન વૈદ્ય છે જ્ઞાની થવું બહુ કઠણ નથી પ્રભુ પ્રેમી થવું બહુ કઠણ ગોપી પ્રેમની મૂર્તિ છે ઉદ્ધવજી મહારાજ જ્ઞાની છે ગોપીઓના સત્સંગમાં આવ્યા પછી એમનો અભિમાન ઉદ્ધવજીને એવી ખાતરી થઈ પરમાત્મા સર્વ વ્યાપક છે એવું વ્યાખ્યાનમાં મેં અનેક વાર કહ્યું છે વ્યાપક પરમાત્માના દર્શન મને થયા નથી આ ગોપીઓને થયા ગોપીની નજર જ્યાં જાય ત્યાં શ્રી કૃષ્ણ દેખાય ગોપીઓને અંતરંગમાં સહયોગ છે એક વાર જેને ભગવાન મળ્યા છે અને પછી પ્રભુનો વિયોગ થતો નથી આ બધી કથા આપણા માટે છે જીવને શ્રી નો વિયોગ થયો નંદ બાબાને યશોદામાને અંદરથી એવું જ લાગે કે કનૈયો અહીંયા જ માને તો અનેક વાર એવો ભાસ થાય કનૈયો મારા ગોદમાં જ બેઠો બે કલાક ત્રણ કલાક યશોદા માને એવી સમાધિ લાગે પછી કોઈ વખત વિયોગમાં વ્યાકુળ થઈને અંતરંગમાં સંયોગ ઉદ્ધવજી મહારાજ સમજાવવા માટે ગયા હતા ઉદ્ધવજી ત્યાં પૂરું થવા માટે ગયેલા ગોપીઓના દર્શન કરતા ઉદ્ધવજી નો અભિમાન દૂર થયો ઉદ્ધવજી તો ગોપીઓને ગુરુ માનવા જ્ઞાન કરતા પણ શ્રી કૃષ્ણ પ્રેમ શ્રેષ્ઠ છે જે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે ત્યારે પરમાત્મા માયાનો પડદો દૂર કરીને પ્રગટ જીવ જગત સાથે પ્રેમ કરે છે અને તેથી ભગવાન માયાના પડદામાં સ્વરૂપ છુપાવે છે શ્રેષ્ઠો બૃહસ્પતે અભિમાન દૂર થયું છે ઉદ્ધવજીને અનુભવ થયો એક એક ગોપી સાથે એક એક શ્રી કૃષ્ણનું સ્વરૂપ એમને અંતરંગમાં સંયોગ છે બહિરંગમાં વિયોગ વાસીઓને સ્વાગત કર્યું છે અક્રૂરજીને ભગવાનની આજ્ઞા થઈ તમે અહીંથી હસ્તિનાપુરમાં જાઓ ધૃતરાષ્ટ્ર સાથે બે મહિના રોગ ધૃતરાષ્ટ્રને થોડી પરીક્ષા કરો પાંડવોમાં એનો પ્રેમ છે કે વેર છે લોકો મને એવું આવીને કે છે કે પાંડવો સાથે બહુ લાક્ષાગ્રહમાં બાળવાનો પ્રયત્ન કરે છે તમે એની પરીક્ષા કરો અક્રૂરજી હસ્તિનાપુરમાં આવ્યા છે ધૃતરાષ્ટ્ર સાથે રહ્યા છે ને ખાતરી થઈ ધૃતરાષ્ટ્રની દાનત પકડી છે અક્રૂરની ધૃતરાષ્ટ્રને સમજણ જે શરીરને સુખ આપવા માટે માનવ પાપ કરે છે અંતમાં શરીર પણ છોડવું પડે છે તન સાથે આવતું નથી એક પ્રસૂયતે જંતુ એક એવ ચલીયતે એકોણ ભુક્ત તમે આ પાપ શા માટે કરો છો અક્રૂરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે અર્ધું રાજ પાંડવોનું છે તે પાંડવોને અર્ધો ભાગ આપે તમને જયારે પાપની સજા થશે ત્યારે દુર્યોધન સાથે આપવાનો છે મજામાં બધા સાથ આપે છે સજામાં કોઈ સાથ આપતા સજા એકલાને જ થાય ધૃતરાષ્ટ્ર ને અનેક રીતે સમજાવ્યો છે પણ ધૃતરાષ્ટ્ર માનતો નથી અક્રોરજી ત્યાંથી મથુરામાં આવ્યા છે ભગવાનને કહ્યું છે સમજાવવાથી સુધરે એવો નથી એને માર પડે મેં અનેક રીતે એને સમજાવ્યો માનતો નથી દશમ સ્કંદ નું પૂર્વાર્ધ પૂરું થયું ઉત્તરાર્ધ નો આરંભ કરે છે અસ્થિ પ્રાપ્તિશ્ચ કંસ્ય મહિષ્ય ભરત અર્થ મૃતે ભરતરી દુઃખાર્તે ઈયતુષ્વ પિતુર્ગ્રહ વ્યાસ નારાયણની એવી આદત છે ચરિત્ર ભાગ પૂરો થયા પછી ઉપસંહારમાં એક બે શ્લોક એવા બોલે છે કે પ્રકરણ નું રહસ્ય ભરી દે છે આપણા ઋષિઓની એવી આદત છે થોડા શબ્દોમાં ઘણો ભાવ ભરેલો એવું બોલે છે કંસ જીવતો હતો ત્યાં સુધી કંસની રાણીઓના નામ વ્યાસજીએ ભાગવતમાં કોઈ ઠેકાણે આપ્યા નથી કંસ મર્યા પછી આપે છે ઉત્તરાર્ધના પહેલા શ્લોકમાં કંસની બે રાણીઓના નામ કંસ અને બે રાણીઓ હતી એકનું નામ અસ્થિ અને બીજી જે રાણી છે એનું નામ પ્રાપ્તિ અસ્થિ અને પ્રાપ્તિ આ બેનો જે પતિ તે કંસ છે અસ્થિ એટલે બેંકમાં આટલા રૂપિયા જવા છે પ્રાપ્તિ એટલે આ વર્ષે આટલો નફો થશે મેં આ સુખ ભોગવ્યું છે અને હજુ આ સુખ ભોગવવાનું ગમે તે રીતે પૈસો ભેગો કરી શરીરનું સુખ અને ઇન્દ્રિયોનું સુખ ભોગવવાના જે વિચારો કરે એ કૌર જેવા તમે જાણો છો હું શરીર નથી હું શરીર થી જુદો છું તો શરીરનું સુખ એ મારું સુખ નથી આત્મા શરીર થી જુદો છે તો આત્માનું સુખ પણ જુદું છે ઘણા ભાગે માનવનું જીવન નું સુખ અને ઇન્દ્રિયો નું સુખ ભોગવતા જ પૂરું થાય છે માનવ શાંતિથી વિચાર કરતો નથી પરમાત્મા નો આનંદ કેવો છે અર્થ અને કામમાં જીવન પૂરું થાય છે કલયુગનો માનવ અર્થ અને થી આગળ જતો જ નથી પૈસા કમાવી શરીરનું સુખ ઇન્દ્રિયોનું સુખ ભોગતા જીવન પૂરું થઈ જાય કાળ ગળું દબાવે છે તમે શરીર નથી તમે ઇન્દ્રિય નથી શરીરનું સુખ એ તમારું સુખ નથી તમારો આનંદ કોઈ દિવસ ભોગવ્યો છે આત્મા આનંદમય છે આત્મા પરમાત્માનો અંશ છે સ્વરૂપ કંસની બે રાણીઓ વિધવા થઈ જરાસંધના ઘેર ગઈ જરાસંધે શ્રી કૃષ્ણ સાથે વેર કર્યું એક અક્ષોગણી સેના લઈને યુદ્ધ કરવા માટે આવ્યો છે પ્રભુએ બલરામજીને કહ્યું હતું જરાસંધને મારશો નહીં એની અક્ષોગણી સેનાનો વિનાશ કરો એની હાર થશે તો ઘેર જઈને ફરીથી અક્ષોગણી સેના લઈ આવશે જરાસંદને એવી રીતે સત્તર વાર હરાવ્યો છે એને મારતા નથી એની સેનાનો વિનાશ કરે છે જરાસંદના યુદ્ધની કથા ઉત્તરાર્ધમાં વર્ણન કરી ઓગણપચાસ માં અધ્યાયમાં પૂર્વાર્ધ પૂરું થાય છે પચાસમો એકાવનમો જે અધ્યાય છે તે અધ્યાયમાં જરાસંઘના યુદ્ધની કથા છે તમારા જીવનમાં પણ ઓગણપચાસ પૂરા થશે ત્યારે જરાસંઘ લડવા આવશે આ સાંધા દુખવા લાગ્યા છે અશક્તિ આવે છે ખાલી પચતો નથી આમ લાગે છે આ બધી જરાસંઘ ની છે ઉપરનું ચાપડું ધોળું થવા લાગે સમજો જરાસંધાર લોકોને બધું થોડું ગમે પણ બાળ થોડા ગમતા કલયુગના લોકો તો બહુ બુદ્ધિમાન છે બહુ આગળ વધ્યા છે તે ધોળાના પાછા કાળા કરવાનું શોધી છે હવે મરવાનો સમય થયો જરા સંદેહ મૃત્યુ દૂત છે સત્તર વાર પ્રભુ એને હરાવ્યું અઢારમી વખતે એને કાર્યવન સાથે મૈત્રી કરી કાર્યવન કહ્યું કે તું મથુરામાં યુદ્ધ કરવા જા પાછળથી આવીને હું મથુરા લૂંટી રહીશ કાલ યવન કાળનું સ્વરૂપ છે એને બ્રહ્માજીનું એવું વરદાન હતું યદુવંશમાં જેનો જન્મ થયો છે તે તને મારશે નું વરદાન પ્રભુએ સત્ય કહ્યું છે બધા દેવોને શ્રી કૃષ્ણ ભગવાન માન કાર્યોના યુદ્ધ કરવા માટે આવ્યો છે અને જનાસંધ પણ આવવાનો છે બલરામજી સાથે વિચાર કરવા લાગ્યા મોટા ભાઈ હવે શું કરું બે શત્રુઓ બળવાન છે બલરામજીએ કહ્યું આ લોકો શાંતિથી મથુરામાં રહેવા દેતા નથી સત્તર વાર એને હરાવ્યું તો પણ ફરી ફરી લડવા હવે મારે મથુરામાં રહેવું નથી બલરામજી મહારાજ નું લગ્ન આનર્ત દેશની રાજકન્યા રેવતીજી સાથે થયું બલરામજીને આનર્ત દેશનું રાજ મળ્યું હતું રેવત રાજાના ઘેર એક જ કન્યા હતી છોકરો હતો વરદક્ષિણામાં આખું રાજ આપ્યું હતું આનંદ દેશ માં હું જઈને રહીશ વ્યાસ મહર્ષિ જેને આનંદ મંડળ એવું નામ આપે છે લોકો એને જ ઓખા મંડળ કહે છે એ કહ્યું કે ત્યાં જઈને હું રહીશ શ્રી કૃષ્ણ ભગવાન કે છે મોટા ભાઈ હું તમારી સાથે આવું વિશ્વકર્માને બોલાવ્યો અને આજ્ઞા કરી સમુદ્રના મધ્યમાં એક સુંદર નગરી બનાવો ઇન્દ્ર ચંદ્ર વરુણ કુબેર બધા દેવોએ શ્રી કૃષ્ણ સેવામાં પોતાની સંપત્તિ અર્પણ કરી છે સોનાની દિવ્ય નગરી બનાવી છે મોટા મોટા વાડાઓ બનાવ્યા છે આ મથુરાથી ને લઈ આવ્યા આ નવી નગરીમાં રાખ્યા છે મોટા મોટા બંગલાઓ છે જલ્દી બહાર નીકળવાનો દરવાજો મળ્યો નહી તે બધા બોલ્યા છે દ્વાર કહા હે દ્વાર કહા હૈ